તમે છે જી નાના નાના જીવને સુખ જ પડી રહ્યા છે સુખ એટલે મોક્ષ આખું જગત મોક્ષ ફળ છે શબ્દ શબ્દ ચીડવાનો હોય ના બોલે મારે મોક્ષ નહીં ગમતો પણ એ તો એને સુખ તો ફળ છે ને એનું એ છે આ તો બેભાન પણ એ લોકો બોલે વાંધો જ નથી ને વાંસ શું તે જ વાંધો આજના મનુષ્યોને શું બેભાન પણ મળશે એને સુખ એ જ મોક્ષ સનાતન સુખ એ જ મોક્ષ અને કેટલાક માણસ કે દાદા મારું મોખ નહીં મેં આ દાદા નહીં મોખ નહીં પણ ચૂકજે આ ચૂકજે એટલે આ બંધાયેલો મુક્તું પણ હોય પણ બંધનમાં આવેલો છે ને તે તો હજુ કેટલાય અવતાર ગધેડા અને કૂતરા બધા વ્યાજ જતા અવતાર લેવા પડશે તો ગયું છૂટકો જ નહીં ને એના બાપના હાથમાં સત્તા જ નથી કોઈ જતું વ્યવસ્થા શક્તિ નથી કરાવતી આ અવતારો શક્તિ શું કરે તમારું વ્યવસ્થા શક્તિ તો શું કે છે કે you are whole and whole છે આપણે એ પછી આત્મા આત્માથી રિસ્પોન્સિબલ માન્યતા તમારી રોંગ બિલીફ રિસ્પોન્સિબલ છે બિલીફ એ બિલીફ કોને આપી કોઈ આપના નૈમિત છે આપણે એક વાવ હોય ને વાવ ની અંદર નીચે ઉતરી ભાઈ બોલીએ કે તું ચોર છે વાવ શું કે આપણું તું ચોર છે એ કોને હા તમારું જ ક્રિએશન છે જો તમને ના ગમતું હોય તું ચોર છે તો તું રાજા છે એવું હોય શું કે શું કે તમારું ક્રિએશન કોઈ ડખો નથી લખેલું થોડું સમજમાં આવે છે ઉતરે છે પૂરો ઉતરે એવી વાત કરજો બધી વાત કરજો એટલા માટે ચાર વેદ નવા બનાવવા આપવા આપવા તૈયાર છું ચાર વેદ જૈનો ના ચાર વેદાંત ના બધા આપેલું બધું એની જ્ઞાની પુરુષે જ આ બધું આપેલું છે તમે કહ્યું કે છવ્વીસ વર્ષ પર તમને જ્ઞાન થયું સુરત ના એ પહેલા તમારી શું સ્થિતિ હતી અહંકારી ગાડી બંધન એ બંધન દશા જોયેલી છે એ મને ખ્યાલ છે બંધન દશા આવી હોય તો અને આ મુક્ત દશાનું ભાન નહીં ઉતારું શું કહ્યું એ કઈ રીતે થયું આપને જ્ઞાન એ જ્ઞાન કઈ રીતે આપને થયું શું કે છે એ જ્ઞાન આપને કઈ રીતે થયું કઈ રીતે રીતે કઈ રીતે થયું અમારા જેવાને જ્ઞાન થયું નથી તમને થયું અમારા જેવા થતું નથી તમને થયું એવિડન્સ વાળા સંજોગો ભેગા થઈ ગયા ત્યારે થઈ જાય કે કોક ને થાય બધા થાય નહીં થાય મેં માનેલું નહીં આવું આવું થશે એવું માનેલું આપ એને વિશે વાત કરશો કઈ રીતે જ્ઞાન થયું એની એ સ્થિતિની વાત કરશો તમે આપણે જ્ઞાન થયું એ તે વખતની આપની ની વાત જરા કરશો અમને કઈ રીતે થયું અને શું થયું રીત બીત હોય નહીં એમાં આવરણ તૂટી જાય ને આવરણ ખુલ્લું જાય આવરણ તૂટી જાય તમને મારી ભૂજ પડે છે ગોજાવ કરો ગોજાવ સર ભૂજ પડે છે ખરી નહીં પડતી કે આવરણ તૂટે છે એવું પડે એવું આવરણ જગત કોણ ચલાવે છે કેવી રીતે ચાલે છે હું કોણ છું આ કોણ છું ખ્યાલ શરૂ થઈ ગયો તે જેટલું બોલાય એટલું બોલું છું બીજું તો અનુભવ છે એ તમને જાતે પૂછો છો તારે શું કરું બીજો તો વાળી નથી ત્યાં બીજું વક્ત કરવા વક્તવ્ય કરવા માટે વાળી બધું બધું થઈ ગયું કમ્પ્લીટ ફૂલ થઈ ગયું એનો અનુભવ શુદ્ધાત્માને થયો કે ને થયો કોને થયો એ અનુભવ એ અનુભવ પોતે પોતાને જાણો પોતે પોતાને જાણો બીજું કશું નહીં પારકાને હું પણ માનતો હતો તે પોતે પોતાને જાણ્યું હું છું આ નહીં પડી અત્યારે તો ચેતન જ કયો છે આ તમે પૂછો તો કે અત્યારે તમે તમને આ જ્ઞાન હતું કાલે અને બીજો માણસ મને પૂછે તો એમાં ચેતન જ આ મારે પૂછે તેનું ચેતન જ નથી એ બોલતું બોલે છે ચેતન નથી એ નહીં અભ્યાસ કરે છે ધ્યાન કરે છે બધું એમાં ચેતન છે જ નહીં બોલે પ્રગટ ચેતના પૂતળા રચે છે કુદે છે રાગ દ્વેષ કરે છે શું કહ્યું આ તો પાવર ચેતન છે મૂળ ચેતન તો એને સેપરેટ સ્વભાવમાં પોતાના સ્વભાવમાં છે વિભાવ થયું નથી આ પાવર ચેતન ઉભો થઈ ગયો જેમ વાય મળીને આપણે બોલીએ એકતું ચોર છે આત્મા જે પ્રવર્તે છે શુદ્ધાત્મા છે બધા જીવો છે એ પૃથ્વી એક જ છે કે પછી દુનિયાની અંદર ઘણી પૃથ્વીઓ છે અરે ઘણી પૃથ્વી પંદર મોટી મોટી ભૂમિકાઓ છે પંદર પંદર ભૂમિકાઓ મોટી મોટી જબરદસ્ત છે અને તે વિશાળ છે આ તો આ લોકોને તો અમાર અમારું હજુ તો એનો પાટે સમજાવે છે લોકો શું કરે બહુ મોટી અને આપણા મનુષ્ય જેવો જ જીવન છે શું કરે ફક્ત ફેર એટલો કે અહીંયા આગળ આપણા આપણી ભૂમિકામાં મનુષ્યનો મન વચન કયા જુદા વર્તે છે એકતા વર્તે છે એટલે મનમાં જેવું હોય એવું વાણી બોલે એવું વર્તન આવે એટલે આપણે મનમાં હોય જુદું વાણી બોલે જુદું વર્તન બોલે શું કહ્યું કોની કરામત છે જુદું જુદું જુદું એની જાતે આ મનોચન કાયા જે જુદાપણું છે તો એ કોની કરામત છે કે જાતે જેવું છે કરામત કોની છે પોતાના પડઘો છે આપણે અહીંયા ચોર છે કહીએ તો કોણ કોની કરામત કોઈની કરામત ખોરશો નહીં આ દુકાનમાં કોઈની કરામત નથી આ બધું નૈમિત્તિક છે દરિયો છે અને સૂર્યોદય ભેગા થયા છે તેથી આ વરાળ છે વરાળ હોઈ શકે નહીં દરિયાનો સ્વભાવ નથી વરાળ કરવો જો દરિયાનો સ્વભાવ હોય તો દરિયો કંઈક રાત્રે વરાળ થઈ જઈએ શું કહે સૂર્યનો સ્વભાવ હોય दरिया का स्वभाव नहीं है कि स्टीम बना वेपर होता है ना ये तो जो एविडेंस दो भेगा होता है that is sun and sea तभी अ, बात होती है नहीं तो The नहीं sun shines on the plane, it doesn't make a steam. એમ કે છે કે આ- આજે આપણે વાત કરીને કે દરિયાનો દાખલો આપ્યો ને દરિયો અને સ- સૂર્ય ભેગા થાય તો વરાળ થાય તો એવી રીતે આ જે અહંકાર છે એ એવી રીતે ઉભો થયો છે એના જેવી સિમિલી છે એમ પૂછે છે એવી રીતે ઉભો થયો છે તમને કહ્યું ને કે આ આત્મા એવી છ ચીજ છે ગણાતર વસ્તુઓ તે છ પરિવર્તન થાય સંસરણ થયા કરે છે તે નિરંતર ફરિયાદ કરે તે બેને બધે ભેગો થવાથી અવસ્થાઓ ઉત્પન્ન થાય અવસ્થાઓ વિનાશી છે અને તત્વો છે તે અવિનાશી છે શું છે તત્વો સનાતન છે અને અવસ્થા ઉભી છે તે અવિનાશી છે એમાંથી અવસ્થા ઉભી થઈ કે ક્રોધમાં માયેલો વ્યતિરેક ગુણ વ્યતિરેક ગુણ એટલે શું નથી આત્માનો ગુણ નથી પૂતલનો ગુણ કેવું છે આ સમજ ક્રોધમાન માયેલો એ આત્માના ગુણ નથી કે એ ક્રોધ કિસકા ગુણ હે માલુમ નહીં માલુમ નહીં અહંકાર કા એટલે એક બાવા ને ખબર ના પડે ક્રોધ કિસકા એ તો હમારા ગુણ હે ને હમારા ગુણ હે કભી જાયગા નહીં તો કોનો ગુણ કોઈનો જ ગુણ નથી તો એ કોનો ગુણ છે એ ગુણ કોનો છે શું કે નથી આત્મા નો ગુણ નથી પૂતગલ નો ગુણ જો પૂતગલ નો ગુણ હોય તો આમ કરીએ પૂતગલ કહેવાય આત્માનો ગુણ હોય તો મોક્ષમાં સ્વભાવ રહે શું કહે મોક્ષમાં ક્રોધમાન માર્ગ થાય એ વ્યતિરેક ગુણો બે ભેગા થવાથી ઉત્પન્ન થનારો ગુણ જેમ સૂર્ય અને ચંદ્ર દરિયો બે ભેગા થવાથી ઉત્પન્ન થઈ બે જુદા પડી જાય એ ગુણ બંધ થઈ જાય શું કહ્યું એટલે અહંકાર મમતા કાલે જતી નહીં તો કરોડ અવતાર એ અહંકાર મમતા ના જાય ઉલેજ ઉલેજ કરે આપ સિદ્ધાર્થમાં આટલો બધો પાવરફુલ હોવા છતાં ઈગો જેવી નાની વસ્તુ વસ્તુથી કેમ ડંકાઈ ગયો છે એમ પૂછે છે ભાઈ કે આ આત્મા આટલો બધો પાવરફુલ હોવા છતાં અહંકાર જેવી નાની વસ્તુથી કેમ ઢંકાઈ ગયો તમારા જેવા શુદ્ધાત્મા દેખાતો કેમ બી શુદ્ધાત્મા અમને જોવાની શક્તિ કેવી રીતે પોતે જુદો પડ્યો છે શુદ્ધાત્મા તો હે દરેક જીવની અંદર છે God is in every creature whether visible or invisible not in creation મનુષ્ય જે ક્રિએશન છે એમાં નથી એ. શું કહે આ આ સાધુ સંન્યાસી તો એમ કે એ લગાઈ ને એ ઠંડે ને એ सब झूठ बातों છે गलत बातों इसमें कोई समझे ही नहीं है उसके अंदर भी नहीं है ना इसके अंदर भी नहीं है वो भी पावर से समझे समझे ना? आत्मा तो- तो જે માત્ર ને પ્રકાશ આપે છે અને પ્રકાશમાં જો આ ઈગોની તારે રમત રમવી હોય તો રમી અને તને જયારે આમાંથી એ થાકું ત્યારે તમને કોઈ નિમત મળી આવશે બે બચ્ચો ભાઈ મારે ભેગો થઈ બિલીફ જ જુદી પડે છે બીજી કશું જુદી વૃત્તિઓ જુદી પડે છે જ્યારે મોક્ષ મળ્યો કે મૃત્યુ થાય છે એ વખતે શુદ્ધાત્મા શુદ્ધ થઈ ગયા પછી ક્યાં જાય શું કે છે નિર્વાણ થાય ગમે ત્યારે એટલે એ પછી જાય છે ક્યાં આગળ શુદ્ધાત્મા જાય છે નિર્વાણ ની ભૂમિકા છે નિર્વાણ થયેલા અહીંયા આગળ કોઈ જગ્યા ખરી જગ્યા સુંદર જગ્યા તમને ખબર ના હોય માટે કે તમારે ટોકા ટોક ચાલે ને બધી સુંદર જગ્યાઓ દેવગતિઓ સુંદર છે નરગતિ સુંદર છે આ બધા ગપ્પા નથી સામાન્ય માણસે કઈ રીતે ખબર પડે કે આવું છે આ તો માનવું પડે તમારા જેવા કે છે એટલે છે માનવું પડે નહીં એક્ઝેક્ટ છે માન્ય છૂટકો થાય એના આત્મા કબૂલ કર્યો મેં મધ્ય વાત તો બોલીએ છીએ એના આત્મા કબૂલ કરવો જ જોઈએ નથી કરતો આડો વાંકો છે શું કહ્યું અમે ગેરંટી આપીએ છીએ કે શબ્દ દરેક આપના કશું કરવો જ જોઈએ ઇન્ડિયન નો નથી કરતો તો એ આડો છે જાણી જોઈ આડી કરે શકીએ છીએ અમે એટલે અમને થાય કે દાદા ભગવાન છે પણ હજુ અમારા જેવાને તમારી જે શુદ્ધાત્મા જે છે ઈશ્વર સ્વરૂપ જે છે એ હજુ દેખાતું નથી કેમ ગમે તેની રીતે દેખાતું નથી પણ તમારું ભૌગોલિક દ્રષ્ટિથી ખોવા દ્રષ્ટિ આ ચોમડા નથી બિલકુલ દેખાય દેખાય છે પણ એવું કઈ કરો કે જેથી આખું ખસી જાય અને એ દેખાય કે જેથી આ શરીર નથી મન નથી અને તમે હજુ હજુ એક જ દાડો પડતા ચાર કલાક બે કલાક તેદાર બને ત્રણ કલાક આઠ બને હજુ પાંચ કલાક ત્રણસે કલાક કલાક કાઢો ને બધું દેખાય આખો દાડો હાલ આવે તમે એમ કહ્યું છે કે હું શરીરમાં નથી રહેતો વીકનેસ કોન્શિયસ તરીકે રહું છું તો એ સ્થિતિએ તમને દુનિયા કેવી દેખાય તેથી તમને તમારી ઉત્પન્ન થઈ જાય પણ મારી એવું છે કે તમને આ જે દ્રષ્ટિથી દુનિયા કેવી દેખાય તમને આ શરીરમાં રહેતા નથી એવું કહ્યું ને તો કે હવે એ સ્થિતિમાં આપને દુનિયા કેવી દેખાય સૂર્ય કઈ પડી ગયેલા ના દેખાય એવા છે તેવા દેખાય તમને જેવા દેખાય એવા મને દેખાય ખબર ને જેવું છે એવું જ દેખાય ખબર ને પણ તમે તમે શાનાથી બંધાયા છો અને શેનાથી બંધન થાય અને શેનાથી મુક્તિ હોય બીજું બધું અમારું આખું રિયલ જ્ઞાન મારી પાસે હોય બધું અને રિલેટિવ તમે જાણતા હોય રિલેટિવ તો માણસ એ થોડું સમજે શું કરે પણ રિલેટિવ રિયલ બંને જ્ઞાન અમારી પાસે હોય એટલે અમને કોઈ જગ્યાએ બંધનમાં ના આવીએ એક ક્ષણ પણ બંધનમાં ના આવે તમે હાથ મૂકીએ તે ના બંધનમાં પહેલો હાથ કઈ સાર કઈ કાલે મૂક્યો પછી જેટલા આવત કાઢો એટલો જૈન ધર્મ ની અંદર આઠ જ્ઞાન કયા છે આઠ જ્ઞાન કયા છે જૈન ધર્મ ની અંદર બધા તીર્થંકરો જેટલા થયા એ આઠે આઠ જ્ઞાન કેવળ જ્ઞાન સુધી બધા પહોંચી ગયા છે અને આ બધા જ્ઞાન થાય તો જ એ તીર્થકર થઈ શકે પાંચ કે આઠ જેટલા હોય પાંચ જ્ઞાન તો આપને કેવળ જ્ઞાન થયું છે ત્યાં સુધીનું જ્ઞાન છે તો આ બધી મતિ જ્ઞાન આ બધું એ બધું સાથે સાથે થઈ ગયું આપને કે પછી કેવળ જ્ઞાન કીધું શું ના થાય એમનો પ્રશ્ન એવો છે કે પેલા પાંચ પ્રકારના જ્ઞાન છે જે મતી શ્રુત અવધિ કે મને પરે તો કે આપને કેવો ધ્યાન આખું થઈ ગયું છે કે આ બધા પાછળના મતી શ્રુત અવધિ બધા થયેલા છે જ્ઞાન થયું છે અને પ્રગટ કે જ્ઞાન નથી થયેલું જ્ઞાની પુરુષ થઈ ગયો છું તેથી હું ભગવાન કેવડાવતો નથી મારી જાતને તો મને પોતાને પ્રગટ થયું હોત એવું પણ આ કાળમાં થાય એવું નથી એટલે હું જ્ઞાની પુરુષ તરીકે રહ્યો છું અંદર ફૂલ્લી ક્લે કેવું જ્ઞાન થયેલું છે એને હું દાદા આપવા છું અને આ બધા આધારે બધા કોઈ ગજબ પદ છે ગજબ દુનિયામાં કલ્પેલું ના હોય એવું પદ છે એ સ્ત્રીની હાથે રહેવા છતાં મોક્ષ છે શું નહીં તો ભાઈ બધું પરિગ્રહ છોડ્યા વગર આગળ એક પગથિયું ના જડાય આ સંસારીઓ સ્ત્રીઓ જોડે રહે છે તો વ્યવહાર સંભોગ સંભોગનાથી ચલાવે છે વ્યવહાર તો આ આ અજ્ઞાનીઓ હોય વ્યવહારનો અમનો સારો હોય બહુ સુંદર તો એ વ્યવહાર વ્યવહાર કરે તો ખોટું ખરું કઈ એમ કહે કે આજે જ્ઞાન લીધા પછી તો એને જ્ઞાન કઈ એને કોઈ સંબંધ ખરો એટલે એમ કે આ જ્ઞાન લીધા પછી જે સ્ત્રી પુરુષો સંસારમાં રહે છે વ્યવહાર ચલાવે છે અને સંબંધ હોય છે સ્ત્રી પુરુષ તો કે એ યોગ્ય છે કે યોગ્ય છે નહીં અયોગ્ય છે યોગ્ય કહું તો તમે એ બાજુ ચાલશો અયોગ્ય કહું તો બંધ કરશો એ દિલ મારવા જેવી ચીજ નથી પણ અમે એટલું કહીએ તમને એટલી શિવરીને કે ભાઈ આ દવા મીઠી હોવાથી દવા હંમેશા દવા એના ડોઝમાં જ લેવી જોઈએ શું કરવું મીઠું હોવાથી વધુ પીસો નહીં આવે શું કરવું એટલી ટકોર મારી સારી અદ્વૈત ને દ્વૈત વિશિષ્ટ અદ્વૈત કેટલી દુકાનો કાઢી આ જેટલો અને દુકાનદારો કેટલા પછી ચાર મોટી મોટી જબરજસ્ત એવી અદ્વૈત દ્વારા આવી છે છો કે એમને છે અદ્વૈત અદ્વૈત આધારી છે નિરાધારી છે મને પૂછ્યું અદ્વૈત આધારી છે કે નિરાધારી અદ્વૈત તમે નિરાધાર ક્યાં આગળ બોલો છો પણ વિનંતી કરી છે એમ કહે મારા ગાડમાં એ મને ગાળો દઈ છે કે મારે એને શું જ ગાળો દેવાની દાદા કસે બેઠી બેઠી ચાલશે ત્યાં ચાલશે ના તો આવી ટાઈમ લઈ જા તારે પડે ત્યાં રોપ મારો માણસ અમારે ત્યાં રોપ તમે ચાલી જાય ને તો આત્મા કઈ થાય દ્વૈતા અદ્વૈત છે કેવો છે અદ્વૈત નથી ને દ્વૈત નથી અદ્વૈત માનવા વાળું શું થાય એ જોઈ એ જોઈ દ્વૈતનું સંકલ્પ વિકલ્પ થયા કરે શું થાય અને દ્વૈત વાળા માનવા વાળું શું થાય એ એ દ્વૈત એ અદ્વૈત એ સંકલ્પ વિકલ્પ થયા કરે એટલે જયારે દેહ જયારે હું તમારી વાત કરું છું ત્યારે હું થઈ એકાકાર રહું અંદર એકાકાર કોની જોડે રહો છો જ્ઞાનમાં રહેવું અમારું બે ભાગમાં એમાં તમારો સિદ્ધાર્થ માં ભાગ શબ્દ આપ્યો છે અમારે શબ્દ ના હોય શબ્દ નું પણ નિરામ અમને અવલંબન ના આપ્યું છે જ્ઞાન કેવળ જ્ઞાન એબ્સોલ્યુટ જ્ઞાન શું એબ્સોલ્યુટ આ એબ્સોલ્યુટ થિયરમ છે નોટ થિયરી શ્રી કૃષ્ણ ભગવાને બધા યોગ આપ્યા કૃષ્ણ ભગવાને બધા યોગ આપ્યા એમાં શ્રી કૃષ્ણ ભગવાને કૃષ્ણ ભગવાને બધા યોગ આપ્યા એ તો યોગ આપ્યા લોકોને મેટ્રિક ભણવા માટેનો રસ્તો છે શું કહ્યું એની આગળ બહુ જ આગળ છે એમને રસ્તો સરસ બતાવ્યો કે વિતરાગ નિર્ભય થઈ જાઓ શું કહે છે અને વેદાંત એ છે તે પ્રકૃતિ જન શીખે છે શું કહ્યું અને ત્રણ ગુણને ઉત્પન્ન કરનારા છે ત્રિગુણાત્મક છે સરળ થાય તો કામ થાય એક કલાક જો માણસ સરળ થાય શું કામ થઈ જાય છે દુનિયાની અંદર કેટલા માણસો સરળ થઈ ગયા થાય જ નહીં થાય જ નહીં સરળ તો આ ફોરેન વાળા બધા સરળ આ ઇન્ડિયન ના જેવા તો વાંકા દુનિયામાં જ જડે નહીં અને તેમાં બાવા તો બહુ જ વાંકા જો ને બાબા આઈને પણ જતા રહ્યા પાછા. આઈને પણ દર્શન ના થયા જો કે બહુ વાંકા આમાં આમ કુકુ છે कुछ भी नहीं है इसे तो गधा भी अच्छा ये जिसको अहम नहीं है એ મનુષ્ય આડા હિન્દુસ્તાન બધું આડું અરે ડોક્ટર મને કે છે આ તો આડા પણ મારે તો અમાર તો કે છે જન્મ સત્ય જો કે આડા છે કાપી કાઢવા પડે આપે કહી કે હિન્દુસ્તાન ના માણસો આડા અને બીજી બાજુ તમે એમ કહો છો કે હિન્દુસ્તાન ના માણસો એમને માટે એને જ માટે બીજા માટે કોઈને મોક્ષ નથી બહાર ને કોઈ છે કેમ બહાર ને કોઈ ગાયો બેસ્યો એ બધાને મોક્ષ અધિકારી છે એ એની ના મનુષ્ય નથી હિન્દુસ્તાન સિવાયના મોક્ષ ના અધિકારી નથી એ તો ભોગવવા માટે આજે તો કેટલા અવતાર ભોગવ ભોગવ કરશે અવતાર ત્યાર પછી સર્વરી કરશે સંસારમાં દુઃખ છે કાયમ ત્યાર પછી ધીમે ધીમે હેડવાશે ત્યાર પછી પુનર્જન્મ સમજશે પુનર્જન્મ સમજ્યા પછી નીકળવા તો વાત છે પણ એ એક કોઈ કરતું નથી શું કે છે અને ક્રાઇસ્ટ નો આપણે અભિપ્રાય છે પણ પુનર્જન્મ માટે છે પણ એ લોકો હજુ સમજતા નથી સમજે નહીં એ તો ખાલી એમના મનમાં ભ્રમ પડી ગયો કે આ વાત કહી શકીએ જો ક્રાઇસ્ટ ને માટે આપનો શું અભિપ્રાય ક્રાઇસ્ટ ને માટે આપનો શું જીસસ ક્રાઇસ્ટ ભગવાન છે એમનું જે સ્ટેન્ડર્ડ છે એનો એ ભગવાન છે ક્રાઇસ્ટ ભલે ભગવાન છોકરો કેતા હોય પણ ભગવાન જ છે શું છે અને મોમેડન એમના સ્ટેન્ડર્ડનો પેલો પેગમ્બર છે શું છે સૌથી ઊંચા ઊંચા ક્રાઇસ્ટો કે સૌથી ઊંચામાં ઊંચા અમે તો આપણે અમે કહીએ કે તમે જ ઊંચા કારણ કે કારણ કે શું કે અમારે વધારે માણસો છે અબજ માણસો શું કે અને હિન્દુસ્તાનમાં વેદાંત ધર્મના તો પચીસ થી ચાલીસ કરોડ છે પચાસ કરોડ છે જૈન ધર્મના બહુ પતા લાગશે એવી રીતે વોટિંગથી ચાલવાનું નથી આ તો હિન્દુસ્તાનમાં વર્લ્ડમાં અબજ સુધી બધી કેટલા દિખારા કેટલા એ રીતે છે એ વોટિંગ કોઈ તથ્ય નથી એમના ધર્મમાં હા એમના ધર્મમાં કોઈ સત્ય નથી સત્ય છે એમના માટે એમના સ્ટેન્ડર્ડ માટે કરેક્ટ છે અને એમના સ્ટેન્ડર્ડમાં જો આપણો નાખીએ તો ભયંકર પોઈઝન છે મેટ્રિકનું જ્ઞાન સેકન્ડમાં આપવામાં આવે પોઈઝન છે તો હિન્દુસ્તાની ધરતી માંથી જ અને હિન્દુસ્તાની ધરતી પરથી મોક્ષ માર્ગે જવાય કે એવું ખરું બધી આખી દુનિયા તો ઘણી છે દુનિયા આખી દુનિયા હિન્દુસ્તાન ની ધરતી માં પરથી મોક્ષ જવાય હું કરતા છું એવું ભાન થાય અને પુનર્જન્મ છે એવું નક્કી થાય ત્યાર પછી જેને વાત આગળ કોડ પડે ત્યારથી જવાબદારી વધતી જાય છે ત્યાર પછી આડો મોહ થાય છે કરતા થયા અહંકાર વધી જાય ક્રોધ માન માયા લોક ટોપ ઉપર બેસી જાય છે આ તો હમણાં ક્રોધમાં આવડે આવડે બે પાંદડે કપાસ કેટલા અને આપણે તો હાથ પડી હતો અને અમને તો અઢાર વર્ષો બાબો થાય વિલિયમ જુદો ને એ જુદો અને ગાય ને છ છ મહિના બાબો થયો ગાય જુદી બાબો જુદા આમનો અઢાર વર્ષે જુદા અને આપડે હાથ પડીએ જુદા <laughs> હવે કેટલો લોકો એટલું ક્રોધ માર માં લોકો બધા જબરદસ્ત તેના આડામાં થયા છે આડાથી કેવા માર થી કરીને એ અતુલ અગ્નિમાં બયા કરે છે તેથી મારા ઇઠોતેર વર્ષે દોડ થવું કરી કે આવું છૂટો આપની ઉત્પત્તિ બી હા અમને માટે તો આ લોકો ફરી વાર આવે મારી પાસે નાખે કહેતું તમારા માટે આ કોમ નથી એમને સીધા આત્મા પ્રગટ થઈ જાય પછી આની દોરવણી કેમ કરી અદ્વત એને આ સ્ટેન્ડર્ડ નહીં હજુ પુનર્જન્મ સમજો નથી એને સ્ટેન્ડર્ડમાં આપણે પાઈ દઈએ એનો મિનિંગલેસ છે વસ્તુ આ તો હિન્દુસ્તાન જે બાવો અહીંયા આ લોકોને મૂર્ખ બનાવ્યા છે ને બાવો એ ત્યાં લોકોને મૂર્ખ બનાવ્યા છે એ પોઈઝન હતું ફોરેન કોઈ પણ હિન્દુસ્તાન બાવાનું ધ્યાન પણ નહીં રાખવું જોઈએ શું કહ્યું કારણ કે જેનો જે જે સ્ટેન્ડર્ડમાં જે શોખે નહીં એ સ્ટેન્ડર્ડનું બધું કરી સરળ બિચારા જોર એમને મૂકવા આવું હાથમાં થઈ જાય પછી શું એને પોતાની સમજ છે નહીં અને કોઈ રક્ષકા રક્ષપાલ છે નહીં હું તો મારા દેશમાં રહું એની સ્થિતિ થાય અને કઈ હું પૈસા લેવાની ગયો નથી કે મારા આવા બધા ઘરા જોઈતા હોય પણ તમે તો સર્વવ્યાપી છો ના એવું સર્વવ્યાપી આવો અર્થ નથી કરવાનો એની અંદર સ્ટેન્ડર્ડમાં દેવા દે સ્ટેન્ડર્ડમાં જ પાસ થતા થતા આગળ આવે ત્યાં સુધી હેલ્પિંગ છે શું છે આ માર્ગ આવશે ત્યાર પછી વિતરાગ પૈસા કરવા હતા ધર્મો સરખા છે ને ધર્મો સરખા હોઈ શકે નહીં બોલનારા મૂર્ખ છે ધર્મો સરખા કે એટલે ફર્સ્ટ થી ગ્રેજ્યુએટ ના બધા સરખા છે જ્ઞાન એ મૂર્ખા માણસે કહેવાય શું કહેવાય ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સરખું કહેવાય પુરુષ માણસો વાત બોલે પણ તે શું હકીકતમાં વાસ્તવિકમાં શું હકીકત છે કે બધા ધર્મો સાચા છે પણ સરકાર નથી સૌ સૌની અપેક્ષા એ છે શું છે સમજમાં આવે મારી વાત ધર્મ બધા સાચા છે પણ સરકાર સરકાર કહેનાર એ પોલીસ માણસો બોલે શું કહ્યું જેમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ ને ગ્રેજ્યુએટ સરખા કહેવાય અગર બાળક ને બાળક અને વૃદ્ધ માણસ ને સરખા આવજો આવજો જયારે વિચાર વિચાર આવે તો સત્તા આવો અહીંયા એમ કે છે કે નક્કી કોણ કરે કે આ બધા સરખા નથી બધા નક્કી કોણ કરે આમાં કે આ બધા ધર્મો સરખા નથી એમ ભાઈ પૂછે છે કે આ બધા ધર્મો સરખા નથી એવું નક્કી કોણ કરે અમુક જગ્યાએ જશો ને એટલે તમને કહેશે આપણને કામનું નથી આપી તો આપણે ઘણા આદર છીએ શું કહું તમે પોતે જ સમજી જાઓ ના સમજો દીવા જેવી વાત છે એવું નક્કી કરવાની કેવા વાત છે પોતાનું સ્ટેન્ડર્ડ તો સમજી જાય કે મારું સ્ટેન્ડર્ડ ન અમારું સ્ટેન્ડર્ડ નીચું હોય તો અમે ક્યાં સમજવા જઈએ કે અમારું સ્ટેન્ડર્ડ નીચું હોય તો અમે ક્યાં સમજવા જઈએ નીચું હોય નીચે વાળા એને એનું સ્ટેન્ડર્ડ એને ગમતું જ હોય જે સ્ટેન્ડર્ડ ગમે નહીં તો આપણે સમજી જઈએ કે આ સ્ટેન્ડર્ડ નો માલ છે એને જે ગમે એને જતે મુસ્લિમ ગમે તો મજા આવી છે કે આ સ્ટેન્ડર્ડ નો માલ છે આ ક્રાઇસ્ટ ની ગમે તો આ સ્ટેન્ડર્ડ નો માલ છે એમ બધા સ્ટેન્ડર્ડ ઓળખી છીએ પણ એ લોકો કહે કે મારો ધર્મ છે ઊંચો ધર્મ મેં આ પાડ્યો તારો ધર્મ ઊંચો શું કહ્યું કારણ કે એને દુઃખ ન થયું જોઈએ અને આપણને દુઃખ થવાનું નથી આપણે સમજાવવાના દુઃખ કોને થાય આત્માને તો દુઃખ થતું નથી શુદ્ધાત્માને તો દુઃખ થતું નથી દુઃખ થાય છે કોને જેને ચૂપ ખોળે છે તેને મન કોઈ વસ્તુ છે મનને દુઃખ થાય છે મન મન જુદી વસ્તુ છે ઇગોઇઝમને મન મન મન તો એક હથિયાર છે મન એક હથિયાર છે મન બુદ્ધિ ચિત્ર અહંકાર આ ચાર અંતસ્કરના ધર્મો છે ઇગોઇઝમ વાંધોળો છે અને બુદ્ધિનો જે ચાલે તેમાં તમારું મન છે તે ઓફિસમાં જાય છે ખરું કોઈ વખત ખાસ નહીં જાય કોઈ વખત પણ ખાસ નહીં જાય જાય ખરું જાય ખરું એટલે હેબિટેટેડ થયેલો છે ને આપણે પેલો રાજ કે આપણા લોકો શું કે મારું મન ગવા પીછે ગયું આમ ગયું ભટકે છે મન ભટકે નહીં મન બહાર નીકળે નીકળે નહીં બહાર તો થોડી મન વહી મન વહી મન વહી ના મન શરીર ની બહાર નીકળે નહીં એમનું મન આ શરીર ની બહાર ગોદાળ નીકળી શકે કોણ ભટકે છે ભટકે છે શું ભટકે છે ચિત્ત ભટકે અને ચિત્ત એ તમારું ઓફિસમાં જાય તો ટેબલ ખુરશી બધું જોઈ ને નહીં આપણને ટેબલ ખુરશી દેખાય રોકડ સમજો અને મન તો મન તો વિચારવું જયારે વિચાર રૂપી ગુજરાત કાઢે કાઢે જેથી કરી મનને એને દશા આપે છે મન ખાલી વિચાર વિચાર વિચાર વિચાર મન અને મન પોતે વિચાર કરતું નથી પાછું મન તો એક્ઝોસ્ટ થયા કરે છે મનનું જે મનનું જે પરમાણુ છે ગ્રંથિ છે એ નિરંતરે થયા કરે તેમાં આપણે તો કોઠી ફૂટે ને ફોડ્યા પછી એમ નીકળે બધા જાત જાતના તેને જોનાર જુએ છે ને એને ઇગોઇઝમ બુદ્ધિની દ્રષ્ટિએ જુએ છે એ માને એ બંને વાંચી શકે જોઈને વાંચી શકે છે ત્યાં આ ના ગમતા વિચાર આવે વિચાર કહેવાય ને ના ગમતા પ્રમાણો નીકળ્યા આ ગમતા પરમાણુ નીકળ્યા સમજે એને પોતાને ગમતા અને ના ગમતા બે જાતને એક્ઝોસ્ટ થયા કરે હવે ના ગમતા હોય ત્યાં આગળ ધ્યાન રાખે નહીં અને ગમે નહીં ચેન પડે નહીં કે ના ગમતા કેમ નીકળે અને ગમતા થાય ત્યારે પોતે ત્યાંથી વિતરે શું થાય ત્યાંથી વિતરી અને તનમાં આકાશ થાય સારો વિચાર કહેવાય વિચાર મનમાં વિચાર આવે ને આ તો વિતરે તો વિચાર એનો વિચેન તમારે મન જોડે તન્માકાર થવાનું રહ્યું નહીં મન ના તમે જ્ઞાતા દસતા રહ્યા શું થયું હા મન તમને વસ્ત થઈ ગયું કમ્પ્લેટ થઈ ગયો હજુ થશે કદાચ વ્યવહાર મૂકશું ત્યારે બાકી અમે કહીએ કમ્પ્લેટ વસ્ત થઈ ગયું અમે વસ્ત કરીને આપીશું છ સત્ય એની સમજણ પાડવાનું છે દસ પંદર છ તત્વો છે છ સનાતન તત્વો છે એની જરા સમજ આપો ને અને તમને પદ છે નહીં આ બધું શું કરવું થોડો માલ કરતા રહ્યો થોડો થોડો આમાં રહેશે નહીં પછી તમારી પાસે લેવી જશે મારે મારે વાળી બોલવાનું આ ટેપ એકડ હોય ભલે પણ ટેપ એકડ એ કયા કરે ત્યાં વર્લ્ડ માં કોઈ માણસ પ્રાર્થ સમજતો હશે ખરો કોઈ સંત કે કોઈ એવો પ્રાર્થ શું છે સમજતો હશે ખરો કોઈને ત્રિકાળ જ્ઞાન હોય છે તે શું તો તે બી સમજે ને તે- તે શું પ્રારબ્ધ. ના એવું નહીં એટલે પ્રારબ્ધ નો મિનિંગ શું પ્રારબ્ધ કોને કેવો એ એ કોઈને સમજાય છે એમ કહેવા માટે પ્રારબ્ધ દેખાય એવું નહીં કોઈ આદમી પ્રાર્થ જાણતા હે હિન્દુસ્તાનમાં प्रारब्ध કોઈ क्या સંત क्या मैंने मीनिंग होता है आप आप तो है ना नहीं पर क्या कोई आदमी समझता है कि ऐसे चलते हैं પ્રાર્થ સમજતો નથી પુરુષાર્થ સમજતો અને ભટક ભટક કરશે લોકોના થાય ખાલી કર્યા કરે ये सब प्रार्थ में है प्रार्थ में कितू प्रार्थ बोलता है पुरुषार्थ कितू बोलता है पुरुषार्थ समझता नहीं वो प्रारब्ध समझता नहीं प्रारब्ध समझता नहीं पुरुषार्थ समझता नहीं કોમ્પ્લેક્સિટી ચાલે નહીં શું કહ્યું સમજાવો એ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ સમ- વર્લ્ડમાં કોઈ માણસ ના અમે એકલો જ બહાર પાડ્યા પ્રાર્થ અને પુરુષાર્થ શું કહ્યું? એ સમજો ઠાકોર. સમજાવો કે શાક બાક ખાવા દે જરા. છે પાણી Who has created this world? Pardon? Who has created this world? The higher self. God, no? God. God. God. Not here. There is no time, only in the three-dimensional plane. એ કે છે એને કોઈ ટાઈમ નથી એમ Beginning તો હો ગયા ને. There was a beginning, no? When he has Okay. created. Yes. So तो जो जो beginning होता है end होता है कहते हैं। શું કહે? the thing which has beginning, जिसको beginning it is होता the है, end इसका of end that होता thing, है। no? hmm So eh, do you think that the world is also having end? The world has an end. Do you think? The three-dimensional world. No, no, you say no, the word, uh, ઇંગ્લિશમાં વાત કરો Let me. Uh, uh, uh, that which is real cannot be destroyed. So Ah. that which is real has no end. એ કે છે જે રિયલ છે એ એનો અંત ના હોય નાશ ના કરી શકાય જે રિયલ છે એનો નાશ ના થાય So real God is created correct by relative viewpoint, not by real viewpoint. God is created correct by relative viewpoint, not by real viewpoint. Hello? No. He says that God has created this world is correct by relative viewpoint, Okay. not by fact, not by real viewpoint. He has God has not created this world at all by real viewpoint. hmm This world is only a uh, dream. <coughs> એ કે છે આ જગત એ સ્વપ્ન છે આ જગત માત્ર સ્વપ્ન છે No, correct. World is correct, મગર relative correct not real correct It's correct, but relative correct, not real correct. Mm -hmm. Okay. World is relative correct, and Atma, God, is real correct. World is relative correct, while God. ब्रह्म सत्य जगत निश्चय मिथ्या कई सत्य જયારે લારી કાપવામાં આવે ને ત્યારે ખબર પડે મિથ્યા કઈ રીતે શું કહ્યું मिथ्या वर्ल्ड मिथ्या मिथ्या हो सकता है आपको लगता है वर्ल्ड मिथ्या है હા હા हाँ? yes. अभी ये दाढ़ी कापे तो खबर पड़े हमारी हमारी बोलेगा શું કહે વર્લ્ડ રિલેટિવ કરેક્ટ શું છે That is the meaning of mithya, આ Dada. તો મિથ્યા કહે ને બાવા છે ને બાવાના બાપનું શું જવાનું હોય કોકની થોડી ઉઠાઈ જતો હોય તો બાવાના બાપનું શું જવાનું બાવા કે મારી નાખ્યા લોકોને અને બ્રહ્મ આત્મા ભગવાન રિયલ કરેક્ટ સાચી રિયલ કરેક્ટ સનાતન કહેવાય રિલેટિવ નાથી કહેવાય શું કહ્યું સમજાયું તમને आपकी समझ में आया रिलेट करेट है मिथ्या का मतलब ही यही होता है रिलेटिव करेक्ट मिथ्या नो मिथ्या का मतलब ही यही होता है कि रिलेटिव करेक्ट मिथ्या नो अर्थ ज रिलेटिव करेक्ट થાય છે ગપ્પા કે ગપ્પા क्यों लगाता है मिथ्या मिथ्या मिथ्या जो जिसका जैसा अर्थ है ऐसा ही बोलो समझ गए The world is the puzzle itself. God has not puzzled this world at all. Only scientific, circumstantial evidence says. Who am I in relationship to God? ભગવાનની જોડેના સંબંધમાં કોણ છું ભગવાન જોડેના સંબંધમાં હું કોણ છું ભગવાન જોડેના મારા સંબંધ શું છે You, you don't know yourself. What what is your name? My name is Tom. Tom. Tom. Tom. Tom. હા. T-O-M. Is it correct you are Tom? No. ના Then who are you? I am the higher self. I am God. હા એ કે છે હું પોતે હાયર સેલ્ફ છું પોતે ગોડ છું Ah, yourself is God. Realize yourself. Realize yourself. Then you will see God. You, your- you yourself realize yourself, then you will see God. બરાબર अभी तो टॉम है आप right आप- right Tom now is Tom only no right आपके now लिए you अभी are Tom Tom. Is correct right now you नहीं. believe that I am I am Tom. Tom Partially. એ કે <laughs> હંડ્રેડ અંશ hundred percent you are Tom. ભગવાન પેલા બધા ટોમ એક Tom is a bad man એવું બોલે કે ટોમ ને સર Suppose someone say that Tom is bad man, then there will be effect that you will not, you will feel bad, you will get bad. If someone says Tom is a bad man, then all that that person sees is a mirror and sees themselves. એમ કે છે કે કોઈ મને એમ કે કે ટોમ ખરાબ માણસ છે તો હું એ એને વાત આયનાની જેમ એને જોઈ લઉં એમ એને તમે પૃથ્થકરણ કરો અને જુઓ પણ જ્યારે બ્લેમ કરે ને કોઈ બ્લેમ કરે ત્યારે ખબર પડશે કે શું થાય છે શું કર્યું તો તમે ટોમ જ છો કઈ ગુસ્સો જ્યાં સુધી પછી તમે ટોમ ગુસ્સો ના બરાબર God doesn't take anger, greed, lust. Weakness જતી રહે આત્મા થઈ જાવ કે. If you, if there is no weakness in you, then you will be source. After This weakness anger, greed, lust, these are all your weaknesses, no? hmm So when there is no weakness in you, then you will be God. So you try to get rid of all your weaknesses. What is then the best the best path? Prayer. What is the best path to get rid of all the weaknesses and realize God? એ કહે છે કે આ આ બધી વીકનેસ કાઢવા માટે ને ભગવાનને જાણવા માટે કઈ આ, હા? હા એ જ. કયો રસ્તો છે કયો માર્ગ self realize self realization that's the only part How to achieve હેરીમેન કોઈ કોઈ એ જાણે કેવી રીતે મેળવાય સેલ્ફ રિયલાઇઝ રિયલાઇઝ થયેલા હોય ત્યાં આગળ આપણે સેલ્ફ રિયલાઇઝ કરીએ One who has realized his own If self, self you have to go college to that હોય, person and you uh have to college realize pass from there. College That's the self only way. That's the only way. Is he a realized person? તમને ફેક્ટરી લાયસન્સ થઈ ગયેલું છે એમ પૂછે છે કમ્પ્લીટ યા complete no tension for 26 years since 26 no tension years, no tension not in tension કોઈ માણસ હોય ને તેને જ્ઞાન અપાય બધાને ના અપાય બાકી બધા બીજા બધા ઘેટા અપાય બધા આપણા દેશમાં છે ને બધા ઘેટો આવ્યો ઘેટો એટલે ચાર ઘેટો આગળ ચાલતા ને તેની પાસે જોઈ જોઈને ચાલે પગ જોઈ જોઈ શું પોતાને વિચાર ના આવે એટલે ગોડ ઇઝ ક્રિએટેડ કોને માટે છે